પણ નક્કી કર્યા વગર ભગવાન ચાલે ને લોક કે ભગવાન આ તો બધું માર્કેટ બધું શું કહે માર્કેટ મટીરિયલ ભગવાન હરખા હોય માટીમાં શાકભાજી મળે એવા ભગવાન નથી શું કહે આ લોકો કહે ભગવાન કોનો પણ ભગવાન માર્કેટ મટીરિયલ વાત કરો છે મને શ્રદ્ધા બેસી જોઈએ ત્યાર પછી શ્રદ્ધા બેઠા પછી ભગવાન શ્રદ્ધા બેઠા ને હવે લોકો ભગવાન નથી કરજો ભગવાન ભગવાન ઓળખ્યા બાકી મટીરિયલ નહીં કરે તે માર્કેટ મટીરિયલ ભગવાન જોયેલા માર્કેટ મટીરિયલ ભગવાન જોયા એ શું ના શું કામ કામના માર્કેટ મટીરિયલ કહેવાય તમે જોયેલા ક્યાં માર્કેટ મટીરિયલ બધા ભગવાન કઈ પચાસ કોમ ના ભગવાન મળે પચાસ પાઉન્ડ ના ભગવાન મળે છે પચાસ પાઉન્ડ ના ભગવાન મળે પચાસ ભગવાન મળે પચાસ પાઉન્ડ માં હા જોવા છે મને પણ કેવા હોય શાકભાજી કરતા મોગા કે પચાસ પાઉન્ડ ના ભગવાન મળતા હોય પછી અડધા પાઉન્ડ નો મળે સવા પાઉન્ડ નહીં મળે સવા પાઉન્ડ નહીં મળે કે એ બધા ભગવાન ભગવાન માર્કેટ મટીરિયલ ના ચાલે ભગવાન તો આપડે શ્રદ્ધા પછી ત્યાં આગળ આપણને ચીતર્યા કરે તો ભગવાન હોય અને ખરી રીતે તારા ભગવાન તારા પોતાના ભગવાન શું તારું નામ રાજુ રાજુ તારા પોતાના ભગવાન મહી બેઠા છે તારી શરીર ની અંદર બહાર ખોલવાની જરૂર નથી તારી નહીં બેઠા છે જયારે તારે નામ ના અંદર પડ્યું તો એમને બોલજે નહીં તો નામ એમ બોલીને તો છે તે વાંધો નથી એમને કોઈ પણ નામ પણ તારી નહીં બેઠા રાખે તો એમ કે હે માહિલા ભગવાન માહિલા મહિલા ભગવાન બોલાય ત્યારે હા પછી એને વાર જ નહીં એ તો રાત જે બે બેહરા કઈ ગુનો થાય માફી માંગુ તરત માફી આપે મહિવાર તું મહી વાર કહું નહીં બાર વાર કોઈ બહાર કોઈ છે નહીં ગુનો થાય ત્યારે નથી કઈ કદી ગુનો થતો જૂઠું બૂઠું બોલ્યો નથી વધારે બોલાય છે હજુ સુધી એવું થયું નથી પણ હજુ સુધી એવું થયું નથી પણ થાય ના થયું હોય ને તો તને થાય અનુભવ જ ના હોય તને યાદ ના હોય એટલે થાય શું કરવું પછી એનું કારણ શોધી કાઢવું એનું કારણ શોધવું એમ કારણ શોધાયું પેલો એને એને હમો થઈ જવું લેટગો કરું ને ડરી ગયો ગુસ્સો ના થઈ જાય તને ગુસ્સો થઈ જાય પેલા મારવા આવ્યો તો Besides the fight, another route besides fighting. કે એની જોડે ઝઘડા ઝઘડો કર્યા વગર બીજો કોઈ રસ્તો શોધી કાઢવો એમ ઝઘડા સિવાય બીજો કોઈ રસ્તો શોધવું એમ ઝઘડો ઝઘડો ના કરું નિવેડેલા ફરું હવે મારવા આવ્યો તો રક્ષણ ના કરે જાતું You defend yourself or એ તો કરું કેટલી મુશ્કેલી આ જગત રાતે બારણા વાંચવા પડે છે મફત નું જોઈએ કાયદા ના ચોરી થતી છે ગેરકાયદે Is it uh, lawful or unlawful? Is it lawful or unlawful? Unlawful. Unlawful છે હા અનલોફુલી આ દુનિયા કોઈ ચીજ થાય નહીં આ દુનિયા એવી સુંદર બનેલી છે કે અનલોફુલી કોઈ વસ્તુ બની શકે નહીં જે બને છે એ લોફુલી થાય છે એ ગેરસમજથી અનલોફુલી માની જગત આવું હતી આપણને રમાડતા ના આવડે આપણને કડી ના કરતા હાથનો છે મીઠાનો મરસાના નું આપણને કડી કરતા ના આવડે એના શોધે એટલે અનલોફુલી છે જગત ચોરી જતા છે લો ખોલી લઈ જતા કે અલ્લાહ ખોલી લો ખોલી કાઢ ચોરી જતું હોય તે lawful living is what is affecting thing which is lawful or unlawful છે unlawful છે unlawful ચાલે જ નહીં આ દુનિયામાં કોઈ પણ વસ્તુ unlawful થઈ થાય શકે જ નહીં જે કઈ કરે છે લોફુલ જ ભાઈ છે અને સમજાવો કઈ રીતે દાદા અલ્લાહ ભૂલી પછી તો ક્યારે ચોરી ના થાય રોજર થઈ જ જોઈએ અનલોકફુલ વે તને ખબર ના ભાઈ રોજર થઈ જાય અનલોકફુલ લોફુલ છે તારો હિસાબ આવે તે જાય છે Using your account, balance and all it can come, otherwise not. Revival is ever regular. તમને ગુજરાત ના આવે તમે ખાસ શું કરો ને મોટી મીઠું બધું શું કરો કરી કરતો તમને ના આવડે તેમાં એ બધા હશે બધા કાયદો છે જ ચોરી થાય એ અલ્લાહ ભીગો અલ્લાહ ભૂલી કરે છે ચોરી કાઢતા થઈ છે અલ્લાહ ભૂલી થઈ she was beautiful. She was lawful wife. એના પ્રત્યે મનમાં રાગદેશ નહીં પકડાય ના પકડાય આ જગત માં જીવા જેવું છે નથી જીવા જેવું એમ કોઈ વખત ઊંઘ ના આવતા શું કરું છું શું કરે ના આવતા ના આવે કોઈ વખત કઈ થઈ ગયું પ્રોબ્લેમ થઈ ગયો થોડીક થઈ ગઈ ગરવાર થઈ ગઈ ઝઘડો મારી થઈ ગઈ ના આવે પૈસા વિચારો ચાલ્યા કરે વિચારો ચાલ્યા કરે હા પણ પછી આપડે ઊંઘ લાગવી હોય તો કઈ ઉપાય હાથમાં હોય છે તે કંટ્રોલ માં છે સુપ્રીમ ઉઠવાનું તારા કંટ્રોલમાં ઘડિયાળ મૂકવું પડે ને બે વાગે પછી તારે ઠંડા જવાનું ઠંડા જવાનું તારે કંટ્રોલમાં છે ને શું કંટ્રોલમાં છે તારા કશું નથી ખાવા પીવાનું નથી. કઈ તો કંટ્રોલમાં છે ને કશું જ નથી Is there anything in, in your life, which is in your home? કશું નથી કે મારી મારા જિંદગી નું મારા હાથમાં કઈ વસ્તુ નથી એમ કોઈ આપડા કંટ્રોલ માં કોઈ છે કશું નથી એમ કે છે કોના કંટ્રોલ માં છે કંટ્રોલ डेवलप कर પછી કઈ ખબર નથી એમ नहीं छूना के लिए सॉरी की है सॉरी जूनियर है ना શું થઈ જાય એક ખરાબ થઈ જાય ફાટી જાય તો પછી આપડા કંટ્રોલ માં નહીં આ મહી મીઠું રાખીએ આપડા કંટ્રોલ માં પછી મીઠું કાઢી દેવાનું ના નીકળે પછી એટલે તારા આત્મા છે પણ તને ખબર નથી તારા આત્મા ફક્ત કોઝિસ છે ઇફેક્ટ તારા આત્મા નથી ઊંઘવું જાગવું સંદાસ જવું ખાવું પીવું બધું ઇફેક્ટ છે અહીંયા આગળ છે બધી ઇફેક્ટ છે તો કોઝિસ તારા આત્મા છે તે તને ખબર નથી કે કોઝિસ કોઝિસ ઇફેક્ટ નું જીવન છે આ ઇફેક્ટ તો કોઈના હાથમાં હોય નહીં કારણ વિતર્ક છે પરિણામ આપનારી વસ્તુ મેં મીઠું નાખ્યા પછી આપણે ગમે એટલો ભમો મળે વળે નહીં માટે નાસ્તા દરરોજ જે કઈ કોઝી સારા છે એ હોય તો કોઝી ને નિશક્ત સમજો Thank ત્યાંથી ગાડી લઈને જતા હોઉં અને પોલીસ સારો બહુ ઉતાવળ હોય ત્યાં હાથી લીધી ત્યારે નંબર માં લઈ લીધો એ તે કોલ કર્યું એની ઇફેક્ટ આવે કરી તે ઇફેક્ટ આવે એ ઇફેક્ટ આપણા હાથમાં નથી પેલું કોજ હાથમાં ત્યાં તું સંભાળી દીધું હતું તો ત્યાં આગળ ત્યાં સંભાળી લીધો હોત જાતે જ ઉપમા કરેલો છે કોઝિટ કર્યો અને પછી વચ્ચે જવાબદાર છે નહીં કોઈ નો ભગવાન ના હાથમાં જ નથી ભગવાન ના હાથમાં સત્તા નથી આત્મા ના હાથમાં સત્તા નથી તમારા કોઝિટિવ ઇફેક્ટ કોઝિટિવ ઇફેક્ટ તમારો છે તમે ત્યાં વાય જોઈ નહીં જોઈ રહી તું અહીં નહીં રહેલી ને આપણે તો વાવ હોય વાવ જોયેલી કેવી હોય નીંદર ઉડા જઈ વાય માં બોલીએ કે તું ચોર છે તો વાય બોલે એટલે આપડે જોયેલા દુનિયા નો રિવાજ આવો છે એટલે આપડે શું કેવું આપણને ના ગમતું હોય તું ચોર જેવું તો આપડે તું રાજા છે એટલે કોની આપડે કારણા થઈએ તો પછી એ રાજા કેમ ના કે એટલે આ તમારું પ્રોજેક્શન છે નકારો ભડકાર તેને માટે ભડકાર તમારું ઉપરી કોઈ નથી એનું ગેરજુ ગાળ નથી ખ્યાલ ભગવાને તમારું ઉપરી નહીં ભગવાન તમારું સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ ઉપરી હોઈ શકે નહીં પોતાનું ભાન ના હોય એનું કોઈ શું કરે શું કરે કોઈ ઉભરી છે નહીં વગર ગમતા તમારા ભાઈ છે આ બધું આવું થયું શેના માટે ભાઈ મામો છો કોઝની હા કોઝી આવી રીતે ઇફેક્ટમાં વાત કેમ નહીં કરી ઇફેક્ટ ના આવે એટલે આપણે સમજી ગયા ઇફેક્ટ છે એટલે કે ઊંધા થતા થઈ બધા મેળા છે વિષયમાં આપણા છે બે શું કરે કે શું કરું છું ને એટલે કોલેજ નું સેવન સારું કરવાનું પ્રિકોશન્સ લો તને ભાવતા રાખ હેલ્પ કરશે ગમતો નકાવામાં આવે ટાઈમ જાય છે હેલ્પ કરશે કોઈ સેવન તારા કરી કે પૂછે જ પડે આ કોઈ પુનર્જન્મ કેમ કઈ હોય શકે આ હિસાબ છે કે કોઈ સ્ટેજ બોલ કે સાયન્ટિસ્ટ કે ના તે છે કરી થઈ ગઈ આ બહુ ફરી આવી કોઈ રીત થઈ રહ્યો આ ઇફેક્ટ તો જન્મથી થઈ તો જન્મથી ઇફેક્ટ થઈ તો પોઝિટ ક્યારે હોવા પછી એ આગળ હોવા જોઈએ પોઝિટ અને ઇફેક્ટ ઇફેક્ટ અને જ કરે છે જ્યાં સુધી અમે પોઝિટ બંધ કરીએ ત્યાં સુધી મુક્તિ ના થાય માણસ પછી ઇફેક્ટ એકલી રહે ઇફેક્ટ એકલી કારણ પછી અમારી આજ્ઞામાં રહે ને એટલે ઇફેક્ટ એકલી રહે અને ભય વગર આમ કશું નથી આમ તો કોઈ આશીર્વાદ પડી જાય શું થાય પાડે આડે આડે આ નું કોઈ ઠેવાનું નથી કાલે પડી જાય તો સર વાતો કરી મૂર્ખ ના મૂર્ખ મૂર્ખા ના બોલે જે પડી જશે એના તમને કામ લાગતી આ બધી વાતો કઈ મેરા ભાઈ ભાઈ માં આટલું બધું સરસ ખાવાનું છે પીવાનું છે દેશ ના લોકો ઘી ખાવું પડશે હા ગ્રેટેબલ અમેરિકા ઇંગ્લેન્ડ વાળા ને ખાવું પડશે બધી રીતે પૂછાય દેશના જ્યાં ભેસ્યો છે ત્યાં જ કોણ નથી ઇંગ્લેન્ડ અમેરિકા ની બધી દૂધ ગાળા ખાય ઘી ગાળા ખાય અને જે જે દેશ ઘી ગાયનો એ દૂધ ગાયેલી કહે છે એ દુનિયા જુએ છે ને હિન્દુસ્તાન ભેર જેવા થઈ ગયા ને આ લોકો ગાય જેવા પૂછ્યા તો કઈ નિવેડો આવે બધું તમારે વર્લ્ડ માં કોઈ ચીજ પૂછ્યો તો એમને નિવેડો આવે ધર્મ એટલે શું કે ગુસ્સામાંથી બહાર નીકળી જવું એ ધર્મ શું ઘંટડી કરવાની ભગવાન યાદ કર્યા કરો એ કઈ ધર્મ કહેવાય ને એવું તો ગમન કરતા કર્યા કરે છે ભગવાન કઈ કાચી માયા નથી છેતરાય The world is the Padalik self શું એનો અર્થ થાય તને સમજાય કામ છે The world is the puzzle itself. અરે હેલ્પ થાય એવું તો વાક્ય છે puzzle Sometimes will help you. The world is the perfect itself. This sentence, this understanding will help you. Now that world is Does nobody has perfect, but he is perfect Till now you were thinking that whatever person is uh, coming to you, you were thinking that he has puzzled me, he has puzzled me, he has puzzled me, or even you're telling that God has perverted. He says, no, nobody has perverted this world. Only the world is perverted itself by its own Nobody is responsible for this pervert. So you should not have to blame anybody for this, any person. સમજે પડે ભગવાન જાતે બનાવવું પડે એવું નથી ને વિજ્ઞાન જેવું થયેલું વિજ્ઞાન છે એક તરફ અને લોકો પછી કે છે ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટલે એમને સમજણ પડે એટલા બોલે એવું જેવું સમજણ પડે બાકી આપણે છેલ્લી કક્ષાએ છેલ્લા સ્ટેશન ઉતરવાનું છે એટલે વાત મૂળ વાતચીત શું છે એ જાણવા છે God is created correct by relative view not by real view એટલે વાસ્તવિક નથી એ God is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, by Christian viewpoint, not by fact. Lasting by The world is a puzzle itself. Problem ઉભા થાય ને શું નામ તારું રાજુ રાજુ રાજુ તે ફાધર કે રાજુ તે આમ કેમ કર્યું એટલે તને એમ થાય મેં કર્યું નહીં નાખી મારે પ્રોબ્લેમ ઉભો થઈ જાય તો બસ સોલ્વ શું કરવું આ તમારું બધા કે છે સમજાવો અમને આવું પઝલ ઉભું થઈ જાય ત્યારે એનું સોલ્યુશન કેવી રીતે કરવું એવું છે ને આ પઝલ તો ઉભું થઈ જાય એટલે તમારે એ જે કે એ જે કે છે નથી તમને એમ લાગે છે કે આ માણસ આ ભાઈ આવું કે છે મને સારી રીતે દ્રષ્ટિ ફેર હોય સમજણ નહીં હોવાથી આ બધું થાય છે તમે આવતા હોય રસ્તામાં અને કોઈ માણસ કોઈ પંદર ઈશ્વરના છોકરા દેખાવા મારે આવડો તમને વાગ્યો તો તમે શું કરો છોકરા સાથે What will you do? And it is for the phone at you. ગુસ્સો ડુંગર પર એક દેખાડો ગબડી માથા વાગ્યો તો કોણ જોડે ગુસ્સો કરો ગુસ્સો ક્યાં બંધ રાખી શકે અને આ જે હમણાં દુઃખ દે છે ને તે વખતે હોમા માણસ નો પોતે હોતો નથી તે વખતે ડુંગર હોય એટલે તમને ખબર નહીં પડે તમને એમ લાગે છે આ જ કરી રહ્યો છે પેલો પછી પસ્તા છે ગારું ખોટું થઈ તમે ખબર પડી એટલે આ સમજણ નહીં પડવા ત્યાં વાગ્યા દેખ્યું દેખ્યું જ્યાં ચડે છે કે આ જ કર્યું અને પેલું ડુંગર કરે કઈ છે કરનાર છે પણ તમે તમે દેખાતું નથી એટલે તમે કોઈ ગાંઠ કોઈ છે ચાલે એટલે જે કોઈ કરે આપણને મનમાં દાદા એમ હતા એ બધું પદ્ધત ત્યાં ડુંગરની પયા જેવું છે અને હિસાબ જ છે નક્કી કરો કે હિસાબ જ છે ડુંગર ઉપડા ના હિસાબ પછી તમને મનમાં અસર નહીં થાય શું કરું અને તમારા કર્મ ઉદય છે માનો કોના કર્મ ઉદય હા કોઈ માણસ કહેતા એ તો નિમિત્ત છે તમારા કર્મ ઉદય હોય તરીકે એમાં કોઈ દોષ થતો નથી ને આપણે એક તો આપણે આપણું પરિણામ આવ્યું કોઈ આપણને કે તમે છે તે મેટ્રિકમાં ફેલ થયા છે કેવા આવ્યો પેપર માંથી તો આપણે જો કરવી એના જેવી વગર તમને વળી પડી નથી બેન કશું કરવા જેવું વેર રાખવા જેવું નથી ધણી પોતાના અહિતમાં હોય નહીં અને સ્ત્રીઓ પોતાની હિતમાં હોય નહીં આ લોકો ઘેર નથી આ ગ્રંથિ થી બધું ઊંધું સમજાય છે એટલે પધલ ઉભું થવા ના દે ને આપડે જ્યાં હિસાબ છે ગરબા આવ્યો એટલે રાતે આપડે સમજી હિસાબ ફરી આવી તે ફરી જરા ઉગ્ર થઈ ગયો કરવો નહીં પણ પછી એનો આ પધલ ને આ હિસાબ છે બધું મારવાડ કરી પછી સુઈ જવું ને રાતે ફાઇલ નીચે મૂકી દઈ અને પેલા આનસોલ આનસોલ એ આ કબાટ મૂક્યા કે નહીં તેની અસર હાથ પર આ કબાટ છે આ કબાટ માં મૂકવાની જેવી જગ્યા છે લોકો એ મૂકી રાખે છે આ કબાટ હા બીજું લોકોને કબાટ મૂકવાનું કરે પછી મગજ ઉપર અસર થયેલી હોય સવારમાં ચા મુક્તિ ઘરે મોડું ચડેલું હોય ચા ભોગા ભણી ચા પીવો છો ટેબલ પર બેસી પીવો છો આટલો વૈભવ તમારો છે આટલો સ્વાપ સુખ છે છતાં ભોગવતા ના આવે તેમાં કોઈ કોઈનો શું કરે ભગવાન શું કરે બિચારા દાદા એવું રાખવું તો સારી ચા પીવાની મળે કે ના મળે હે બેસ્ટ અમેરિકા જેવી બેન કે છે કે હું રાખવું તો ઘણું છે પણ રહેતું નથી શું કરવું તમે હમણાં કહ્યું ને પણ કે એવું રાખવું તો છે પણ રહેતું નથી તો શું કરવું મગજમાં જ રે જતું ના રે મગજ કબાટ માં ભરાઈ રહે નીકળી ના જાય રાખવું તો નથી હોતું પણ રહી જાય છે શું કરવું કે કરવું શું કે નથી રાખવું તો રહી જાય છે હવે એનું કરવું શું કે એટલે થોડું મારી આજ્ઞા ભરો ને તો તમને જાગૃતિ આવે શું કહ્યું એવું છે ને જે ખોરાક તમે ખાવ છો ને આખો દાડો તે મય ખાલી થયા પેલા તો પેટ્રોલ પાસ વેળો છે બે ત્રણ બે ગેરલ પડેલું હોય છે બીજો અત્યારે ગણ ના ખબર એટલે આ જે તમે ખાવ છો એનો દારૂ થાય છે રાખો દારૂ દારૂથી જ્ઞાન કરેલો હોય છે એટલે પેલું ઘેરમાં ઘેરમાં ખરું આપણે કરવાનું રહી જાય શું થાય એટલે હું એવી એવી દવા આપું કે તમે કરો તમારી આજ્ઞા પાડો તો એ તમે જાગૃતિ આપશે એટલે ઘેર ઉતરી જઈને જાગૃતિ આપશે અને તે વખતે તમને યાદ જ આવશે શું કહે તો ખરે ટાઈમ નહીં તો ભૂલી જવાય એવું કરવું વધારે કરજો કરવાનું નથી રોજ કઈ ને કઈ કરવું તો પડે ને બીજી રીતે આખો દાડો શાંતિ રહે બધી બહુ શાંતિ બહુ સત્સંગ કરવો પડે છે બહુ મહેનત કરવી પડે છે સત્સંગમાં મજા જ નહીં વગર કોમના સાથે આ પિલપિલ કરીએ કોંકરા પિલપિલ વાતી તમે થોડીક ભોંચી વાતી એવો સત્સંગ કરવા કરતા ઘેર બેસી અને તમે દાદા દાદા કહ્યું હું દાદા નો દાદા ભગવાન પોતે નથી હું મારે એવું દાદા ભગવાન નમસ્કાર કરવું છે બોલવું પડે કારણ કે આ જ્ઞાની પુરુષ આ દેખાય છે તો જ્ઞાની પુરુષ છે દાદા ભગવાન મય પ્રગટ થઈ ગયા છે મય ચૌદ દુઃખ ના નાથ કે એમને તમારા ફેર છું કે મને ગઈ થોડી ભૂલ છે એ મને એ દેખાય છે કે આ હજુ બોલાવી ના આમ ના થવું જોઈએ એ આમ ના થવું જોઈએ શું કહું શું દેખાય હા જો કે મારી ભૂલ આમ હોતી જ નથી મારે જો આ ડોક્ટર બંધ સેવા વિશે કલા કરે છે અમારી ભૂલ હોય ને એક ભૂલ અમારી હોય અત્યારે બહાર દેખીતી તમને દેખાય એવી ભૂલ થઈ જાય ત્યારે કે તમને ખબર ના હોય તમે તો રાષ્ટ્રીય વાર છો અમને ખબર ના હોય આ તારીખ કઈ તે એનું ખબર ના પડે અરે ક્યાં બેઠા છે એમાં ભૂલી નીકળી બીજું બધું અમારી જાગૃતિ નિરંતર ચોવીસે કલાક જાગૃતિ એટલે અમારા દોષ ના હોય છતાં અમારા દોષ નહીં દેખાય એટલે અમે જાણીએ ને કે ભગવાન કેવા છે ફૂલ પ્રગટ થયા છે બે નાકા ચૌદ બકરો નાક પ્રગટ થયેલો છે એનું નામ દો ને એનું નામ દો તમારું કલ્યાણ જ છે હું શું રીતે નામ દઉં છું દાદા ભગવાન કરમ ભારે હોય તો જલ્દી અસર ના થાય કરમ ભારે હોય ને કરમ કરેલા કઈ બહુ ભારે હોય તો અસર ના થાય ના એવું છે ને કે આ વસ્તુ કર્મ વાત ખરી ખરી પણ તેના કર્મ ઉપર બધું મૂકી દે ને તો પાર ના આવે મહેનત બહુ કરવી પડે થોડી પડે ફૂટતા કુવામાં પ્રયત્ન કરવો પડે કે નહીં તપાસ કરવી પડે કે આ દુનિયામાં કોઈ જગ્યાએ સત્ય છે અમારે નથી અમારે આવું નામ મુકાય ચેતી પછી ના મળે ચેત્યા પછી બધે ફરીએ જતા ના મળે તારે કર્મ બોજો કેવાય તારે કર્મ કેવાય પાર હું તમને કઉ કે તમે માગો એ આપવા તૈયાર છું તમારા જ કર્મ દોષ ને ના માગતા આવડે એ તમારા જ માગો એ આપવા તૈયાર શું કરી લીધું દાદા આપની પાસે અત્યારે થશે તમને ટેમ્પરરી કાયમ શાંતિ રહે એટલા માટે તમને અત્યારે આપું છું એ તમે આજ્ઞા પૂર્વક કર્યા કરજો શું કહ્યું લઈ લો હું વિધિ કરી બીજા કોઈ જોઈએ છે આધાર નથી જોઈતો એટલે તારીખ શું અહીંયા કે આધાર નથી જોઈતો એટલે તઈ આવી છું આધાર તો પર્વત કેમ પોહાય તે આટલો ચિકન થઈ જાય આટલું નીકળ્યું અને તે આપડા ભાગ નું ખાવાનું સત્તા લોકો સત્તા છોડે નહીં સત્તા આપણે આગળ રહેવું સત્તામાં ના આવીએ તો શક્તિ તમારો વળી જોડે કોઈ આવવાનું ના આવે દેશમાં ના આવે ઉપરથી છે બધી ઉપાધિ છે આપણે વિચારી ન શકતા એટલે આપણે ખબર ન પડે વિચારી નથી શકતા કે ઉપાધિ વગર ક્યાં છે જગ્યા છે જ નહીં રિઝર્વેશન રિઝર્વેશન છે જ એવી કોઈ જગા છે જ નહીં દાદાજી એવી જગા કોઈ છે જ નહીં એવું હતું રિઝર્વેશન તો હોય ને સુખી એ બે વસ્તુ એ મનની ધારતી વસ્તુ છે સુખ મનનું છે કે મન જતું રહે તો મન જતું રહે તો બધું જતું રહે મનનો જન્મ ક્યાં થયો છે મનનો જન્મ ક્યાં થયો કોનો મારો મનનો મનનો જન્મ ક્યાં થયો એમ એ સવાલ એ સવાલનો જવાબ મારી પાસે હોત તો તો આ બધો સવાલ હું કરવા જ ના બેઠો હોત એ સવાલનો જવાબ કે મારી પાસે હોત તો અહીં સવાલ પૂછવાનો રહ્યા નહીં Who is the father and mother of mind? Spiritually or physically? Hmm. Spiritually or physically કે શારીરિક રીતે કે આધ્યાત્મિક રીતે બંને રીતે સ્પિરિચ્યુઅલી જે આપણે ભગવાન કહીએ છીએ સ્પિરિચ્યુઅલી ભગવાન કહીએ છીએ એમ છે ના ફિઝિકલી તો હું ઓળખતો નથી આ શારીરિક રીતે તો ખબર નથી ફિઝિકલી તો ખબર નથી ઓળખાણો નથી માઇન્ડ તો અગાયબ કરે છે નિરંતર નવું પાછું ઉત્પન્ન તું કરું છું જો નવું ઉત્પન્ન ના કરતો હોય તો એ અગાયબ કરે છે ખરાબ થઈ જાય નવું ઉત્પન્ન કરવાનું એ તો એક્ઝોસ્ટ થયા જ કરે છે માઇન્ડ તો ધંધો બંધ કરી દો હાડે બી કોઈ પૂછનાર નહીં માથે ભગવાન પૂછનાર એને નહીં કોઈ મા બાપ મરી ગયા કોણ પણ માવા પતા ત્યારે હું હાડ પીતો હતો માવા પતા ત્યારે હાડ પીતો કે જોડે પીવાનું કોઈ પણ વસ્તુ નહીં કરવાની કોઈ વસ્તુ નતા કરવા હાથે બેસીને જ કે એટલો વિનય વધારે તારો એટલો વિનય વધારે મારું તો આગળ ભગવાન ની અમે જાતે પીએ છે છુપાયો નહીં ને છુપાવું એક વિનાય છે કહેવાય શું કહેવાય વિનાય એની મર્યાદા હતી અત્યારે કેટલા લોકો બહાર ગયા શું કારણ મળી કરાય તે વિનય નહીં વિવેક ઓછો એટલો એટલો વિનય ઓછો એટલે એડવાન્સ થયેલો <laughs> એડવાન્સ એડવાન્સ એ શબ્દ આપણાથી વપરાય નહીં કારણ કે એડવાન્સ શું ખબર પડે એડવાન્સ કહીએ તો કે શું ખબર પડે એક એક દ્રષ્ટિએ એને એડવાન્સ પણ ના કહેવાય ને આપણે આપણા પોતાના દેશમાં જે બધું થતું હતું હા એ બી આપણા પટેલ છે માઇન્ડ માઇન્ડ ને જૂનું માઇન્ડ હોય તો વગર છે નવું માઇન્ડ ઉભું કરતા એટલે કેવું થાય ગયા એટલે ઉપાધિ જરાય નથી ઉપાધિ તો બધાને હોય દાદાજી ઉપાધિ એટલે ના ખબર પડે ઉપાધિ બધાને હોય આ એટલે શું ઉપાધિ ક્યારે ઉપાધિ એટલે ડિફિકલ્ટ આપણને એવા સર્કમસ્ટાન્સીસ હોય કોઈ એવા ડિફિકલ્ટ ટાઈમ આવ્યો હોય એવા સર્કમસ્ટન્સીસ હોય ધંધામાં ભણવામાં હોય ભણવામાં દરેક કામમાં હોય ગમે તેમાં એ ડિફિકલ્ટી ઉપાધિઓ ડિફિકલ્ટી ઉપાધિ ના કહેવાય ઉપાધિ જુદી વસ્તુ એનું જો રૂપારી તું બોલતો હોય રૂપારી જુદી રહેશે ડિફિકલ્ટી જુદી સમજાવો દાદા રાતે તો સુઈ ગયો શું નામ તારું ગિરીશ ગિરીશ ના અત્યારે મજા કરતા વાતો કરતા કરતા બધા કહેતા ગિરીશ સુઈ જા એટલે તું સુઈ ગયો બધા રાજી ખુશી થઈ અને અગિયાર વાગ્યા હતા પછી એકદમ યાદ આવ્યું કે પેલા પણ પ્રામસરી લખવાની રહી ગઈ એટલે મુદત પૂરી થવાઈ છે આજ લખાવાની છે ભૂલી ગયો પછી કઈ અસર થાય છે ને હું લખાવતો જ નથી લખાવતો નથી પણ કદાચ લખાવાની હોય આવું બન્યું હોય બીજી ઘણી ચીજો બની હોય તો રહી ગઈ હોય તો રાતે અસર થાય મન પર ના થાય અમારા બંધ કરી ઘેર આવીએ એટલે દુકાન નો વિચાર નહીં કરવાનો થાય ફોન કરે ગમે જ નહીં બરોબર છે ઘેર આવે તારું દુકાન જ નહીં લાવવાની દુકાન માં જાય ઘર નહીં લઈ જવાનું એ ડિઝાઇન કરે ને તો કઈ શાંતિ રહે બધી તો હવે ઉપાધિ હવે રાતે કેટલાક ને કઈ વિચાર આવે છે ને પછી ઊંઘ નથી આવતી એવું બને ના બને બને નહીં થાય સુઈ જવું તરત સુઈ જવામાં તું અત્યારે કહું તું સુઈ જવું ઊંઘ તારે કાબુમાં ખરી સુઈ એકદમ કાબુમાં તારે કંટ્રોલ માં કંટ્રોલ માં પછી ઉઠવાનું કંટ્રોલ નું ના ઉઠવાની થોડી તકલીફ પડે કોકો ફેર ફેરે ઉઠવામાં તકલીફ પડે ના પણ તારા કંટ્રોલ માં થયું એ ખરી